એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો શ્રિયા આવી છે પ્રિયાંશી છે ઓહો હો હો હો બેસો બેસો આજે હું તમને લોભી કૂતરાની વાર્તા કહેવાનો છું ભાઈ એક કૂતરો મોઢામાં રોટલીનો એક ટુકડો લઈ અને ક્યાંક જતો હતો રસ્તામાં વચ્ચે નદી આવતી હતી એ નદીમાં પાણી ઊંડું નહોતું એટલે પાણીમાં થઈને જ્યારે એણે જવા માંડ્યું ને ત્યારે પાણીમાં કૂતરાએ પોતાનો પડછાયો જોયો આ કૂતરો લોભ્યો તો હતો જ ભાઈઓ લુચ્ચો એવો પાછો અને અદેખો પણ એવો બીજાનું સારું જોઈ જ ન શકે એટલે એણે ધાર્યું કે પાણીની અંદર બીજો કોઈ કૂતરો રોટલી મોઢામાં લઈને જઈ રહ્યો છે એની પાસેથી તે પડાવી લેવાની એની દાનત થઈ એણે વિચાર્યું કે હું જો આ પાણીમાંના કૂતરાની રોટલી ઝૂંટવી લઉં તો મારી પાસે એક આખી રોટલી થઈ જાય એટલે કૂતરાએ પાણીમાંના કૂતરાની રોટલી ઝૂંટવી લેવા માટે જેવું મોઢું ઉઘાડ્યું કે તરત એના મોઢામાંની રોટલી પાણીમાં પડી ગઈ અને વહેતા પાણીમાં રોટલી તો તણાઈ ગઈ ભાઈ પછી તો કૂતરોય ભૂખ્યો રહ્યો અને જેવો હતો એવા ખાલી મોઢાએ ચાલતો થયો એની પાસે જે રોટલી હતી એ પણ એની પાસેથી જતી રહી એટલે ભાઈ જે થોડુંક છોડીને વધારેનો લોભ કરે છે તે પાસે હોય છે એને પણ ગુમાવે છે આપણી પાસે હોય એ આપણું હોય કાંઈ વધારે લાલચ કરાય નહીં નહીં તો આ કૂતરા જેવી હાલત થાય ભાઈ બધું ગુમાવવાનો વારો આવે આપણી પાસેથી બધું જતું રહે એટલે સંતોષ રાખવાનો અને મોજ મજા કરવાની હો ભાઈ <laughs> મજા આવી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી વાર્તા કહીશ હો આવજો